એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો ભરૂચમાં બેઠા બેઠા મનીષા વાર્તા સાંભળે છે આવો આવો મનીષા બેન આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે કપાળે કપાળે જુદી મતી મતી એટલે બુદ્ધિ દરેકની બુદ્ધિ જુદી પ્રભુલાલ દોશીની આ વાર્તા છે હો એક જંગલ હતું તેમાં ઘણા પંખીઓ રહેતા હતા જેમાં એક કાગડો એક પોપટ અને એક બગલો હતા કાગડો રંગે સાવ કાળો બગલો રંગમાં ધોળો દૂધ જેવો અને પોપટ રંગમાં લીલા પાન જેવો લીલો હતો આ ત્રણેય એક દિવસ બીજા કોઈ કાગડા પાસેથી માણસના બહુ વખાણ સાંભળ્યા હો માણસ તથા તેની સાથેના પશુઓ કેવા આનંદથી રહે છે તેની વાતો સાંભળી પશુઓને હંમેશા સમયસર ખાવા પીવાનું મળી રહે છે એવું સાંભળ્યું તેમને ખોરાક શોધવા ભટકવું પડતું નથી તેમજ સિંહ વાઘ વરુનો ડર રહેતો નથી તેમને રહેવા માટે તથા ટાઢ તડકાથી બચવા માટે સગવડ મળે છે તેવી વાતો સાંભળી બોલો માણસોના વૈભવની વાતો એમણે સાંભળી આથી તે ત્રણેય પંખીઓએ માનવોની વસ્તીમાં રહેવા જવાનો વિચાર કર્યો બોલો સૌ પ્રથમ તેમણે કાગડાને માણસોની સાથે રહેવા માટે મોકલો કાગડો તો માણસોના ગામમાં ગયો કાગડાભાઈને તો સારું કે નરસું ચોખ્ખું કે ગંદુ જે કંઈ ખાવા મળે તે ચાલે તેને તો ત્યાં પુષ્કળ ખાવાનું મળવા લાગ્યું એટલે તે તો ગામમાં રહી ગયો ભાઈ પરંતુ તે ગંદો ને ગોબરો રહે એટલે કોઈ માણસ તેને પાળે નહીં કોઈ તેને પોતાના ઘરમાં રાખે નહીં તે તો ગમે ત્યાંથી એઠું જૂઠું ખાય અને જ્યાં ત્યાં બેસીને ક્રા ક્રા કર્યા કરે થોડા દિવસ પછી ઘાગડો જંગલમાં ગયો પોતે કેવા આનંદથી માણસોની વચમાં રહે છે તેની પોપટ ને બગલાને વાતો કરી તેની વાત સાંભળીને બગલો પણ તેની સાથે માણસોની વસ્તીમાં રહેવા માટે ગયો હવે બગલા ભાઈને તો માછલા ખાધા વગર મજા આવે નહીં તેમને કાગડાની જેમ એઠું જૂઠું ભાવે નહીં એ તો ગામની વચમાં ને માણસોના ઘોંઘાટમાં રહીને બે દિવસમાં જ કંટાળી ગયો બગલો તો છેવટે થાકીને ગામની બહાર એક તળાવ હતું ત્યાં પહોંચી ગયો તળાવમાં માછલા હતા તળાવની પાળ ઉપર વૃક્ષો હતા બગલાને ત્યાં ફાવી ગયું બગલા ભાઈ દિવસે તળાવના કાંઠે કાંઠે ફરે અને રાત્રે ઝાડ ઉપર સૂઈ રહે કાગડો અવાર નવાર બગલાને તળાવના કાંઠે મળતો એક દિવસ તે બંને જંગલમાં ગયા અને પોપટને મળ્યા તેને બધી વાત કરી એટલે પોપટ પણ કાગડાની સાથે ગામમાં આવ્યો એક દિવસ એ તો કાગડાની સાથે ઝાડ ઉપર રહ્યો પરંતુ બીજે દિવસે એક માણસે પોપટને પકડી લીધો અને પિંજરામાં પૂરી દીધો તે માણસ પોપટને દરરોજ ખાવાનું આપતો એને પીવા માટે પાંજરામાં પાણી પણ મૂકતો આથી પોપટને ખાવા પીવાની મુશ્કેલી પડતી નહીં માણસ તેને માણસની બોલી બોલવાનું શીખવતો આથી અને બીજા માણસોને બોલતા સાંભળીને પોપટ માણસના જેવું બોલતા શીખ્યો બોલો માણસો બોલે તે પોપટ સમજી શકતો આવું આવું બોલે હો એ તો બોલો જુઓ માણસો બોલે તે પોપટ સમજી શકતો પરંતુ કાયમ પિંજરામાં રહીને પોપટ પણ કંટાળી ગયો હવે તેને બિલકુલ ઉડવાનું મળતું નહીં ઝાડ ઉપર બેસીને ગીત ગાવા મળતું નહીં બીજા પંખીઓને મળવાનું કે તેમની સાથે મસ્તી કરવાનું મળતું નહીં જાત જાતના અને તાજા ખાટા મીઠા ફળો ખાવાય મળતા નહીં માણસ જેવું આપે તેવું અને જ્યારે આપે ત્યારે ખાવા પીવા મળતું ભાઈ માણસોને કે તેમના છોકરાઓને ખુશ રાખવા એ બધા બોલાવે તેમ બોલવું પડતું આ બધું પોપટને ગમ્યું નહીં તે દિવસે પછી તો દુબળો ને દુબળો પડતો ગયો દિવસે ને દિવસે એક દિવસ પેલા માણસે પિંજરું સાફ કરવા માટે પોપટને તેમાંથી બહાર કાઢ્યો માણસના મનમાં એમ હતું કે પોપટને એ ગમી ગયું છે એટલે તે ક્યાં નાસી જવાનો છે ભલે થોડી વાર પિંજરાની બહાર પોપટ બેસતો પરંતુ પોપટ તો પૂરેપૂરો કંટાળો હતો એટલે આવી તક મળી એનો એણે લાભ લીધો પોપટ ઝડપથી ઉડો અને માણસના ઘરમાંથી ફર કરતો બહાર નાઠો ભાઈ તે બગલો રહેતો હતો ત્યાં તળાવે આવ્યો ત્યાં બગલો અને કાગડો બંને તેને મળ્યા પોપટે તેમની બધી વાત કરી હો બગલાએ કહ્યું પોપટ ભાઈ તમારી વાત સાચી છે આપણને માણસોની સાથે ન ફાવે ભાઈ સાહેબ આપણે તો છૂટા ફરનારા આપણે પંખીઓની સાથે જ સારા કાગડો કે તમારી વાત મને બરાબર લાગતી નથી આપણે તો પંખીઓ સાથે જંગલમાં રહીએ અને માણસોની વચમાં પણ મજાતી રહીએ રહેતા આવડવું જોઈએ ભાઈ હા રહેતા આવડવું જોઈએ પોપટે કહ્યું તમારી પૂરતી તમારી વાત ખરી છે તમને કોઈ કેદ પકડતું નથી એટલે તમને તો બધી જગ્યાએ ભાવે તમને સ્વતંત્રતા ગુમાવવાનો ડર નહીં પરંતુ અમને તો માણસો તરફથી ડગલે ને પગલે ડર લાગે આઝાદી ગુમાવીને કેદમાં પુરાઈને અમારે જીવવું નથી અમારે તો વન વગડામાં મજા મજા છે પછી તો આ બગલો અને પોપટ કાગડાથી છૂટા પડ્યા એમણે પોત પોતાના અનુભવ જંગલમાં જઈને એમના જાત ભાઈઓને સંભળાવ્યા હો તે દિવસથી બગલા અને પોપટ માણસોની સાથે રહેવાનો વિચાર કરતા નથી ભાઈ જ્યારે કાગડાભાઈ તો વનમાં કે તળાવે માણસ પાસે કે સ્મશાનમાં બધા સ્થળે ગોઠવાઈ જાય છે પરંતુ કદી કોઈના તાબામાં રહેતા નથી કાગડાભાઈ તો કાગડાભાઈ છે ભાઈ <laughs> તો બાળ દોસ્તો તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી સરસ મજાની વાર્તા કહીશ ભાઈ આવજો